એવું એટલે એટલે અત્યારે વ્યાજથી બંધાય છે વ્યાજ ના થવા તેથી વ્યારામના મધ્યમ ના કેળે કહ્યું છે ને માવી ભગવાને મારી ભગવાન નહીં કહ્યું વ્યારામ મધ્યમ કે નક્કી કોઈની સાથે વ્યાર ના એટલે ના બંધાય એટલું જોવા સમજો ને અરે બસો રૂપિયા આપણે માગતા હોય છતાં પેલો ઉધો ચોટી પડે તમે છે ને માગો છો હું માગું છું તો આપણે જોડે આમાં ચોટી પડે આવો કોઈ માણસ મળે નહીં માટે એને વહેલા વહેલી કંઈક બોલાવીને આપી દેવા ને સહી કરે બરોબર ને એ ફાઇલનો નિકાલ કરી નાખવાનો એ તો કાલે બે લાખ બાદ એના કરતા બસો પતી ગયું આપડે હવે સંભાળ નિકાલ કરે આપણે મોક્ષે જવું છે આ રૂપિયા લઈ રૂપિયા કઈ લઈ જાય નહીં રૂપિયા આપી કરીને નિવેડો કરીને મોક્ષે જવું રૂપિયા જોડે લઈ જાય હા એક જૈન હતા તે મારી જોડે ફરતા હતા મારી ઉંમરના હતા તે મેં એમને કહ્યું હતા આ ફાધર આટલી બધી મિલકત આપવાના છે અને ફાધર બિચારા કપડાં જરતા નથી અને તમારા હારું જે બધું કરે છે તો ફાધરનું જરા વધુ પડતું માન રાખવું જોઈએ તમારે અને આ ફાધર તમને બધું આપી જ જશે કારણ કે મારા ફાધર તો જો લઈ જવાતું હોય નહીં જો લઈ જવાનું સારું છે જો લઈ જવાતું હોય તો મારા ફાધર દસ લાખ દેવું કરી મારે રહેવા દે આટલી બધી આજે જ જાણી દસ લાખ દેવું આવી બુદ્ધિ આપડે ભલા માણસ આપણને આવું આવડે હવે આ ચોથી આજ્ઞા પૂરી થઈ ગઈ અપમાન કરી ગયો હોય તો શું નામ તારું રશ્મિકાંત રશ્મિકાંત નું કરી ગયો તને કોણ કરવાનું તને ઓળખતો નથી અને પછી રશ્મિકાંત નહીં જાય કચાયા કચાય તારો દોષ હશે તે કર્યું છે એને કોણ તારો દોષ નહીં હોય તો એને કોઈ એ ભોગવશે હું તું શું કરે સમજો ભાઈ નહીં કચાયા કરતા આપણને તો દફન કરનાર નહીં આપણે ઓળખે જ નહીં એ એની જાતે ઓળખતો નથી હા એ જ્ઞાન આપેલું ઓળખે અમારું એ તારા સિદ્ધાર્થમાં વેરતા નહીં જુએ કારણ કે રિલેટિવ ને રિયલ વ્યક્તિ જોઈ શકાય ને કેટલા થયા રાખ્યો દીકરો ચાર થયો ચાર માં કઈ અઘરું હા પાંચમું વાક્ય આપું પાકનું હવે અત્યાર સુધી તો રશ્મિકાંત ના નામનો બેંકમાં એકાઉન્ટ છે ને રશ્મિકાંત સર્વિસ બંને નો રશ્મિકાંત નો છે ને રશ્મિકાંત નો બી છે નથી આજથી થઈ જાવ રશ્મિકાંત નામ પર બેંક એકાઉન્ટ છોકરા રશ્મિકાંત આપણું કશું ફ્લેટે <laughs> રશ્મિકાંત આપણું કશું નહીં આ બધું કુદરતની જપ્તીમાં ગયું આપણે સમજે ને વ્યવસ્થિત શક્તિમાં જપ્તીમાં જતું રહ્યું આપણે હવે આથી સુધાર્થ નામ ચોપડે બાંધી દેવાનું આ સુધાર્થ નામ ચોપડે શું જમે થાય છે કે છે જેટલી આજ્ઞા પાડશે એટલે જમે થઈ જશે જેટલી આજ્ઞા પાડશે ને તે ચોપડે જમે થશે અમે કઈ પૈસા પૈસા દાવવાના નહીં જેટલી આજ્ઞા પાડશો આ પાંચ આજ્ઞાથી જેટલી પડાય છે fifty percent sixty percent seventy percent થયો ને ઓછી પડાય મારી પાસે આપું તો હું ત્યારે ફરી વિધિ કરી આપું શક્તિ આપું અને પછી અહીંયા આગળ તમે અહીંયા આગળ અમારી પાસે આવો તે તો આપણે જમે થાય બહુ જમે જમે થાય જબરદસ્ત રકમ મળશે પછી પુસ્તકો વાંચો દાદાજીનો જે આપતવાળીઓ છે અક્રમ વિજ્ઞાન નામનું માસિક છે એ બધું વાંચો માસિકમાં શું થાય દરેક મહિને દાદાજીની વાણી દરેક મહિને તમને મળે એટલે ઘેર બેઠા તમને મળે દેશમાં આવવું ના પડે દરેક મહિને મળે તમને એ માસિક તમારે લેવા લેવાનું સમજ ને બાર મહિના બહાર આવે એટલે માસિક બાંધી દેજો અને બીજા પુસ્તકો તમને ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ શું છે બધી જ જાતના ફ્રી ઓફ કોસ્ટ કારણ કે આ હપ્તાવાળી વેચાય નહીં એ તો આ આ છે તે માસિક એકલું એ તો માસિક ને જુદું આપેલું એ લોકોને કામ એટલે એનું ખર્ચા પૂરતું લઈ લે એ લોકો પણ પુસ્તક તો ફ્રી ઓફકોર્સ શું બધા પુસ્તકો મળશે તમને આપશે અહીં કાલે બાલે આવજો ને કાલે આવે છે ને પાછું હા હવે કેટલા સુધી આવ્યું પાંચમી પાંચમી આજ્ઞા હા એ સિદ્ધાર્થ મારા ચોપડો તેમાં તમે આજ્ઞા પાડો એ તમે થાય આપણા પુસ્તકો વાંચો તેને જે જમે થાય અને જે જે બધું આપણું વાંચન કરો એ બધું જમે થાય આત્મા સંબંધનું કારણ કે બીજાને તો અધ્યાત્મ હોતું જ નથી અધ્યાત્મ તો અધ્યાત્મ કોને કહેવાય ની સન્મુખ કરે એમનો અધ્યાત્મ શું કહ્યું આ તો આત્મા ની વાત જ નથી હોતી સંસાર સંસારની સંસારની જ વાત પેલું શુભ ને બદલે અશુભ ને બદલે શુભ હોય છે એ કરો આ કરો પણ તે સારું કરો એમ પણ કરો માત્ર બંધન શું એટલે આ પાંચ આજ્ઞાઓ થઈ ગઈ હવે કશું શું રહ્યું આવે અઘરી લાગી તમને સિદ્ધાર્થનાથ ચોપડો તમને સમજાયો ને દેખો ભાઈ પેલું બેંક નું ખાતું ભલે રહ્યું આવે તો તે પેલા એને ખાતે ગયું વ્યવસ્થિત ને સાથે સમજ ને આપડે કાબામાં ના રહ્યું એટલે હવે તને સમજાઈ ગયું બધું બધું સમજાઈ ગયું ને આજ્ઞા practicing is a lot harder though or harder to get it in uh, to remember not to get angry and, and that is a lot harder એ કે છે કે આ વર્તનમાં મૂકવું ગુસ્સે ના થવું આ બધું જરા અઘરું છે વર્તન ના મૂકવું ગુસ્સે ના કરો તો અઘરું છે વર્તન માં ક્યાં નથી પોતાનું સૌ વર્તનમાં કેમ સમજવાનું છે કે આ મારું ને આ મીના આજે તારું અને મીનાની વચ્ચે માલકીપણાની લાઈન ઓફ ડિમાર્કેશન નાખી શું કર્યું લાઈન ઓફ ડિમાર્કેશન નાખી શું નાખ્યું હા તું ને રશ્મિકાંત વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન નાખી આ રશ્મિકાંત નું આ તારું રશ્મિકાંત માં આપડે હાથ ગાલવો નહીં સમજ ભાઈ અને આ તારું રશ્મિકાંત ના ગાલે જોડે રેવા નિકાલ હવે તું રશ્મિ ખરેખર તું રશ્મિકાંત છું કે શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા આસ્તે હા તે આ શુદ્ધાત્મા થયો તો રશ્મિકાંત હું ખરેખર છું રશ્મિકાંત છું એવું જે તને જ્ઞાન હતું તે જ ઇગોઇઝમ હતું શું હતું ઇગોઇઝમ હા ઇગોઇઝમ હા તને સમજાય તમને ચંદ્રી સમજાયું તમને સમજાયું કારણ કે હું જે જૈન છું હું જયંત જ છું એમ જે માનતા હતા એ વાત બરોબર ના નીકળી હું શુદ્ધાત્મા જ છું એવું વાત આપણને બિલીફ બેસી ગઈ ખબર ને અને જયંત તો આ વ્યવહાર ચલાવવા પૂરતું નામ રહ્યું શું કહ્યું ડ્રામેટિક ડ્રામેટિક એટલે આજે ઇગોઇઝમ ગયું એની જોડે મમતા પણ ચાલી ગઈ શું આજ ની જોડે જ મમતા હોય તો ઇગોઇઝમ હું હતું તે અવરી જગ્યાએ બેઠેલું હતું એટલે ઇગોઇઝમ કહેવાયું અને પોતાની ખરી જગ્યાએ બેઠો એટલે કોઈ ઉડી ગયું હું શુદ્ધાત્મા છું પેલા હું રશ્મિકાંત જ છું એમ બોલતો ઇગોઇઝમ ગોન થયું નથી ને વિજ્ઞાન થી ગોન ઇગોઇઝમ જાય નહીં ઇગોઇઝમ કોઈ કાળે જાય નહીં સમજાયું છે પછી હવે પેલા છતાં જ્યાં સુધી રશ્મિકાંત હતો ત્યાં સુધી વિમુખ દશા હતી શું હતી વિમુખ દશા આત્માની એટલે મૂળ આત્મા કહેવાતા હતા બહિર્મુખી કહેવાતા હતા કેવા કહેતા હતા બહિર્મુખી બહિર્મુખી મૂળ આત્મા ભૌતિક સુખોમાં જે નિરંતર રહ્યા છે સુખોમાં તે મૂળ આત્મા કહેવાય છે એ આત્માની મૂળ દશા કહેવાય છે કઈ દશા કહેવાય આત્માની મૂળ દશા એ મૂળ દશા છૂટી ગયા છે અને હું શુદ્ધાત્મા છું એ પ્રતિથી બેસી ગઈ શું બેસી ગયું પ્રતિજન બેસી ને હું શુદ્ધાત્મા જે પ્રતિથી બેસી ને તને બેસી ને એક સાહેબ સંકેત છે શું છે પ્રતિથી બેસી અનામત તમને ખબર ને પેલી રોંગ બિલીફ હતી આ રાઈટ બિલીફ બેસી શું થયું રાઈટ બિલીફ અને તે કાયમ આખો આખો દાડો રહેશે તમને આ પ્રતિ નિરંતર રહેશે એટલે કૃષ્ણ ભગવાનને નિરંતર હતી એક સહાયક સંગીત હતું એક સહાયક સંગીત તમને થયું આ તમે આખો નિરંતર ભૂલ્યા સિવાય રહેશે તો બોલો જે જ્ઞાન નિરંતર જાગૃતિ આપે છે હવે એ જાગૃતિ ઉત્પન્ન થઈ નિરંતર એ જયારે એને ફૂલ સ્ટેજમાં આવી જશે કેવું જ્ઞાન કહેવાય શું થયું બરોબર ને ત્યાં ફાઇલો નિકાલ કરી અત્યારે બાકી હોય બે પાંચ હજાર કે જે હોય એમ છતાં નિકાલ કરવા મળે એટલે ઓછી થતી જશે બરોબર ને એટલે હવે આપણે શું કરવાનું કે સુધાર્થમાનું ધ્યાન રાખવાનું અને ફાઇલ આવે ફાઇલો પહેલો નિકાલ કરવો એટલે બે કામ જ્યાં ફાઇલ ના હોય ત્યાં સુધાર્થમાં ધ્યાનમાં રહેવું અને ફાઇલ આવે એટલે ધ્યાન છોડી દઈને શું ફાઇલ નો નિકાલ કરવો બે કામ થયું એટલે આપણે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ થઈ શું થયું ઇન્ટ્રીમ ગવર્મેન્ટ એટલે અંતરાત્મા થયું અંતરાત્મા અંતરાત્મા એટલે બે કામ કરે એક ફાઇલ નિકાલ કરે ફાઇલ ના હોય તરત સુધારવા પડે સમજો ને આ ફાઇલો બધી ફૂલ એક બે અવતારમાં એકાદ અવતારમાં ફાઇલો ફૂલ પૂરી થઈ જશે એટલે તમારે એન્ટ્રી ગવર્મેન્ટ ફૂલ ગવર્મેન્ટ થઈ જશે ફાઇલ વિદેશ અંતિમ ગવર્મેન્ટ રહી ફાઇલો છે ને જો નિકાલ કરવો પડશે ને હવે તમે સમજાઈ ગયા બધું એટલે અત્યારે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે આ સ્થાપન થયું ઇન્ટ્રીમ ગવર્મેન્ટ તો ફૂલ ગવર્મેન્ટ થઈ જશે આ ફાઇલો નિકાલ ફાઇલો સંભાવ નિકાલ કરતા કરતા કરતા થઈ જવાનું હવે આજ રાતે આવું જ્ઞાન મળ્યા પછી ભગવાને શું કહ્યું કે જ્ઞાનીની પાસે જ રહેજો નિરંતર એમની જ્યાં જગ્યા હોય કે આસન કે એવું કઈ હોય ત્યાં એમની સાથે જ રહેજો કહે એટલે પહેલાના જમાનામાં ગેર કહેતા હતા કે જો છોકરો મોટો થયેલો છે દુકાન તો બે છે અને હું મારું આત્માનું કરી લઉં એવું કરતા નહીં પેલા ખબર પડે ને એટલે ભાઈએ કે આ તમે તારા આત્માન કરી દો છોકરો કામ કરાવશે અને પછી તમારું જરા લાગે પડે મને બોલાવજો ત્યાં આગળ એ રીતે બધા આત્માનો પણ જોડે કરતા હતા અને અત્યારે તો જ્ઞાની પાસે પડી ગયા એવું છે એ કાયદો પડાયો છે તમે અમારી પાસે પડી પડ્યો ને તો તમારી ફાઇલો બુમા બુમ કરે એટલે અમારે કઈ જાવ જાવ જતી અહીં નહીં તમે તો ફાઇલો નિકાલ કઈ નાખો એટલે અમારે કહેવું પડે સમજાવી શું તો પછી આ કાયદો ના પડે કરવું શું પછી હવે તું કે ને કઈ ફાઇલો ઓછી કરવી શું કે ફાઇલો ઓછી કરવી ના ઓછી એટલે રસ્તો આવો મારે તમને રસ્તો દેખું દેખાડો આમ તમારે મારી જોડે પડી દેવાયું છે એટલે કઈ રસ્તો તો આ કારણ કે જોડે પડી રહ્યા શું થાય આખો દાડો વાતાવરણ મળ્યા કરે આખો દાડો એમનું નિધિ ધ્યાન થયા કરે મુખાદ જોઈએ એનામાં વિતરાગતા ને એવું દેખાયા કરે ને નિધિધ્યાસન થયા કરે નિધિધ્યાસન એટલે એમને જે શક્તિ છે ને એ સીધી ડિરેક્ટ પ્રાપ્ત થયા કરે નિધિધ્યાસન કરે ડિરેક્ટ પ્રાપ્ત થાય શું કહ્યું હવે એ બધું તમારે થઈ શકે એમ છો નહીં હવે તો એના બદલે કશું ઉપાય તો જોઈએ ને તમારી બુક્સ બધી વાંચવી શું કે છે તમારી ચોપડીઓ બધી વાંચવી ચોપડીઓ વાંચવી તમારી ના હું હું દેખાડું તમને હું દેખાડું તમને કારણ ચોપડીઓ પાર ના આવે એને બધા અમને દેખાય છે ને ઉપાય બતાવીએ તે આપણે <laughs> રાત્રે ગમે તે સુઈ જજો ઊંઘી જજો નવ વાગે દસ વાગે અગિયાર વાગે બાર વાગે ચરમ વધો નથી પણ જયારે સુઈ જાવ ત્યાં આંખો મીચી અને દાદા નું લીધી ધ્યાન દેખાવું છે એ ગોઠવણી કરશો દેખાશે નહીં સમજો ને એકચ્યુઅલ ના દેખાય વખતે મુખાવીને તો પણ ભીમ દેખાય એટલે બહુ થઈ ગયું કારણ એકચ્યુઅલ તો બુદ્ધિ પાછી એ કરે વધુ ઉઠાવે સમજો ને એટલે ભીમ દેખાય તો પણ દાદા દીધી જશે તે અને હું શુદ્ધાત્મા છું એવું ધીમે ધીમે બોલ્યા કરવાનું કોઈ ઘરમાં દખલ ના થાય એ આપણે કોણ સાંભળે એટલું શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલવાનું અને દાદા રૂડી દીધા કરતા કરતા એની મેળ ઊંઘાઈ જશે શું થયું તને સમજ પડી ને પડી હા કેટલી વાર ઊંઘી જશો કેટલી વારે એવું કરશો દરરોજ કેટલા પીરિયડ બોલો કેટલી વાર કરીએ શું કે છે આપ કહો એક માણસ બે ત્રણ મિનિટમાં ઊંઘાવાની થઈ ને એટલે પછી દાદાજી કહ્યું ત્યારે અવરું ચાલ્યું એટલે સુધી કઈ નહીં જાગવાનું ઊંઘી જવાનું જયારે ઊંઘાય બે મિનિટમાં પણ આ ગોઠવી ઊંઘી જવાનું એક મિનિટમાં ગોઠવી જાય ને પહેલી મિનિટમાં ગોઠવી ગયા પછી જયારે ઊંઘી જાય અને કલાક ચાલે તો કલાક બોલ્યા કલાક કલાક સુધી ચાલે ને કલાક સુધી ચાલે તો કલાક બોલવાનું અને ક્યાં ના આવે તો વાંધો નથી આવતો આવું ગોઠવી સુઈ જજો ફાવશે ને તમને ચોક્કસ ભૂલ ના થાય આપણું આ સાયન્સ છે જ્ઞાન છે એમાં એક વાક્ય તમે ભૂલો નહી તો નુકસાન થાય એમાં આપણે સમજ એટલે જાગૃતિ રાખવાની આપણે એટલે રાતનું આ ગોઠવવાનું હવે આમાં બુદ્ધિ હેરાન કરશે પાછી તો બુદ્ધિ શું હેરાન કરે કે એક માણસે દહીં બનાવવું હતું ચિકન બનાવવા માટે ચિકન બનાવવા માટે દહીં બનાવું હતું તે બે મણ દૂધ હશે તેનો ઓળખણ વાળો ભાઈઓ છે ને તેને બોલે આવ્યો ભૈયાને કે શું બને દહીં સારું મારે તો સારું દહીં નહીં બનતું એટલે ભૈયાએ દૂધ ગરમ કરાવડાવી અને જયારે ઠંડુ પડવા દઈને આપણું દહીં નાખીને હલાયા આવ્યું હલાવીને પછી કથા મૂકી દે કે સાડા આઠ રાતના સાડા આઠ નવ વાગ્યા એટલે પેલો કહે પણ મારે શું કરવાનું આવે તારે કશું નહીં કરવાનું તું ઘર રસ્તા ટૂંગી રાખે છે એટલે હવારમાં દહીંનો તો અફલા મળશે પણ પેલો અક્કલ આવ્યો તો મનમાં એમ થયું એમને અંદર થતું જરા જોવું પડે કરવું પડે તે એકલો ઉપયોગ કરવા ગયો તે રાતે એક વાગે ઉઠો તમે વાઘરી ગાલી જઈ એટલું ગમે છે તે હવે બહેનો લોકો થઈ ગયો આ બુદ્ધિએ બહેનો લોકો કરાવડાયો એટલે તમારે આજે કહી દેવાનું બુદ્ધિ રહે કે કાલ બપોર તું જમવા આવજે આજનો દિવસ તમારે દાદાજીની આજ્ઞામાં એવું છે કાલ બપોર તું જમવા આવજે એટલે એ જશે પછી કારણ કાયમી જોડે આપણે રહે તમે કોઈ થી જા તમે કોઈ કાલ બપોરે આવી તમારે બેફામ પણ હોય તો જ હેરાન કરી જાય બેફામ પણ હોય ને તો જ તમારે કહેવાનું કે હા કાલે બપોરે આવજે જમવા અહીં દાદા ને એ તો આટલું કરજો પછી આપણે ક્યાં સુધી આવ્યું નેક્સ્ટ બસ પાછી થઈ જાય હા તો હવે ગાય ગસમાં શુદ્ધાત્મા દેખાશે તો મુસલમાન દેખાય કે ના દેખાય હે તો પછી આપણે હવે હિન્દુ કે વૈષ્ણવ કે શિવ ધર્મી કે જૈન ધર્મી એવું કશું રહ્યું નહીં આપણે કોઈ મતના ના રહ્યા આપણે આત્મધર્મી થયા શું રહ્યું આત્મધર્મી આત્મધર્મ સ્વધર્મ કહેવાય પોતાનો જ ધર્મ કહેવાય સમજ ને એ પછી મુસ્લિમ હોય તો આપણે આત્મધર્મી અને આત્મા હાથે જ કામ નહીં બીજી પછી આપણે જુદો નહીં એટલે કોઈ મતમાં નહીં આપણે નિષ્પક્ષપાતી <coughs> હવે ક્યાં સુધી આવ્યું પૂરું થઈ ગયું જ્ઞાન પૂરું થઈ જાય પણ રાતનું રાત ધ્યાન નું ના બીજું એ કે કાલે અહીં આવીને તમને મને કહી જાવ ભાઈ અમારું આ પ્રમાણે રાત્રે ધ્યાન રહ્યું ને બધું થયું એટલે પછી ભૂલચૂક થઈ હશે તો હું સુધારી આપું કારણ કે ફરી ફરી આ જ્ઞાન મળવું મુશ્કેલ છે મારે ભૂલચૂક સુધારી આપું ફરી તમારે લાગે પડી જાય તાજે તાજું હોય સુધારી શકાય સર હજુ ભાઈ તાજે તાજી હોય ભૂલ સુધારી શકાય એટલે આટલું રાગે પાડી દેજો તમારે તો અહીં ઘર જ છે ને એ રહેવાનું તમે વાંધો છો આ બધા રહે તો કઈ ના નથી પાસે બધા ને તમે સમજાયું ને રાતનું ધ્યાન આ ચૂકશો ને રોજ નિયમ કરો આખા વેચે આ દાદાનું લીધું દેખાવું જોઈએ સુધારતો સુધાર કરતા સુઈ જજો બધું ને અને પછી કાલે એટ એની ટાઈમ આવો એવું નથી તાર જવાબ કરી નિરાશ આવશે ને કેટલા વાગે જવા પૂરો કાલ તો રજા છે કાલ તો રજા છે આ જે આજ્ઞા આપી છે આજ્ઞા જો માંથી સિક્સટી પર્સન્ટ આજ્ઞા તો હું ચિંતા તમને થાય તો મારી પર બે લાખ નો દાવો મળજો બે લાખ ડોલરનો ડોલર પર ગયા એક ચિંતા થાય તો એવી ગેરંટી સાથે આપે છે માટે આનો સદુપયોગ દુરુપયોગ ના કરશો આવું વિજ્ઞાન ક્યારેય પ્રગટ થયું નથી આપણે ચાલીસ હજાર માણસો આવ્યા છે મારી પાસે કેટલા જૈનો દરેક આખા કાઠિયાવાડના જૈનો કચ્છના જૈનો સુરત ના મૂળ રહી સુરત એમ સુરત આપણે સિમંદર સામે બીજા બધી જોડે કૃષ્ણ ભગવાન આ ડેરા જુદા જુદા જુદા જુદા ડેરા છે જોડે એક જ ટેમ્પલમાં કૃષ્ણ ભગવાન આ બાજુ શિવ મહાદેવજી અંબાજી માતાજી ગણપતિ બધું નિષ્પક્ષપાતી ડેરા નિષ્પક્ષપાતી બંધાય અમદાવાદ અમદાવાદ પાંચ લાખ રૂપિયા જમીન આપતા ફ્રી આપતા તો પણ અમદાવાદ થયું નહીં અને આ સુરતમાં જ થયું આ કારણ કે આ લોકો પૂછારી મને જ્ઞાને સુરત ના સ્ટેશન થયેલું એટલે અહીંયા મળ્યું આ લોકોને એટલે જયારે દેશમાં જવું ને ત્યાં જજે કોઈ કામ ચાલુ થઈ ગયું છે દેશમાં જવું ત્યારે જજે પણ આમળે તો આ મારું પતાય જરા જ્ઞાન સ્થિર થઈ જાય એવું કરી નાખ ભલે બે ત્રણ જરા દોડધામ કરવી પડે અને ફરી પાછા અમે પાછા આવીશું આમ લોસ એન્જલ્સ હા ચોથી ત્યાં પછી કરીને પાછા અહીંયા આવીશું પાછા તે કંઈક ફરી આવે છે ત્યાં સુધી તને કંઈક જરા કાચું પડી ગયું છે તો પાછું ફરી જાય ખબર ને કેવડી મોટી ગેરંટી એક ચિંતા થાય કે અમારી પાસે દાવ મળશે હા કઈ જેવી જગ્યાએ ટીકી ગેરંટી જેવી થઈ ગઈ આ સ્ટોર વાળા આપણે જેવી ગેરંટી છે માટે આપણે લાગે પડે અમારી આજ્ઞામાં પણ પાંચ આજ્ઞા અઘરી નથી બુદ્ધિ લખો કરશે બુદ્ધિ બુદ્ધિ દાદા ની આજ્ઞા ને આજ્ઞા બુદ્ધિ બુદ્ધિ નો સ્વભાવ ડખો કરવો બુદ્ધિ ની બહાર નીકળવા ના દે સંસારમાં હેલ્પ કરવું મોક્ષે નહીં જવા તારી જોડે પડી રહ્યું આટલા વાર માર ખાધો તો આવો થોડે એટલે મારા બુદ્ધિ ના ભાઈ શાંત પણ બુદ્ધિ ના ભાઈ મને આવે છે હે શાંત બુદ્ધિ ના ભાઈ બુદ્ધિ લિમિટેડ છે ને અમારું તો જ્ઞાન અનલિમિટેડ છે કેવું બુદ્ધિ હોય ત્યાં અહંકાર ભાઈ ચિંતિત કોણ બોલે તારી બોલે શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલે તો આ હું ઉઠી ને તો આ બોલશે તો શુદ્ધાત્મા ના થઈ ગયું ને એવું નથી નામ બોલે આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે આ ઓરિજિનલ ટેપ રેકર્ડ સાયન્ટિસ્ટ સમજાય સાયન્ટિસ્ટ સમજણ પડતી નથી તમને સમજ પડશે આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે એ વક્તા છે તમે શ્રોતા છો હું જ્ઞાતા દસતા છું આ ટેપ રેકર્ડ શું વાગી રહી છે હું જ્ઞાતા દસતા છું બરોબર ને એટલે આ આ વાણી જે છે એ વિધાઉટ એની ક્વેશ્ચન કારણ પાંચ ટકા અહંકાર વગર વાણી ના હોય કેવું ને તે અહંકારી વાણી પાંચ ટકા પણ ક્વેશ્ચન જ હોય બિલકુલ પોઈઝન આ તો નિરંતર અમૃત કરે તને ગમ્યું કા બધું રાતે ધ્યાન કરી સુઈ જજે હા અને સવારમાં બધું લાગે પાડી દઈશ ભૂલચૂક થઈ ક્યાં સુધી આવી થોડુંક આ તો આપડી છે ને કા એ તારી પાસે લઈ જવા જોડે લઈ જવા તે બોલાવે છે થોડું બોલો ભાઈ પૂછે છે કે તમને સુરત ના સ્ટેશને જ્ઞાન થયું તો એ કેટલો વખત રહેલું પચાસ શબ્દ થી બીજું બીજું તો તમે જયારે જુઓ ત્યારે ખબર આપના કોઈ ગુરુ હતા એમ કે છે ગુરુ હું કોને કઉ છું કે પ્રત્યક્ષ મને જ્ઞાન આપ્યું હોય તેને ગુરુ મેં પુસ્તક વાંચેલા શિરોદ રાત્રે માનતો હતો પણ ગુરુ ક્યારે કહેવાય મને મળેલા નહીં ભેગા નહીં થયેલા ગુરુ ના કહેવાય નહીં ગુરુ તો પોતાના થયેલા હોય ભેગા થયેલા હોય ગુરુ બધા આપણા ધર્મમાં ધારણ કર્યું હોય અને ગુરુ એટલે કાયમ હેલ્પ કરે એમના ગુરુ કાયમ હેલ્પ કરે જિંદગી હેલ્પ કરે નહીં તો ગુરુ જ ના કહેવાય ને બધા બધા નિશાના માફ કરો શું કહે school teacher college college professor ગુરુ તો આખી જિંદગી આપણને સાચી રીતે મુશ્કેલી આવતી હોય તો ભિન્ન ભિન્ન કરી નાખે શું કહે તો અમારા હવે ગુરુ કહેવાય ને એ કે તમે તો અમારા હવે ગુરુ કહેવાયા ને ગુરુ કોઈ થતો નથી લઘુત્તમ ભાઈએ લઘુત્તમ અમારે નાનો કોઈ જ બધા મોટા ખરી રીતે ગુરુત્તમ તમારે કઈ મોટો રિયલમાં ગુરુત્તમ અને રિલેટિવમાં લઘુત્તમ ગુરુત્વ ના થઈએ ને અમારે ગુરુત્વ જ્ઞાની પુરુષ એટલે પરમાત્મા કહેવાય દેહધારી પરમાત્મા શું કહ્યું ચિંતા ના થાય કે શું ના થાય એના વિજ્ઞાન કયું હોય જે વિજ્ઞાન બધા મોટા સંતો ફરતા પણ જ નતું આ તો ધનકવી દહી કરતા ઊંચી દશા he for, for him, he got the right. Okay. And over the ages, રાતે ધ્યાન કરી people like you need to go human તમારા જેવો તમને અનુભવ તમારા જેવો થશે ચિંતા એટલે ભગવાન ને ચિંતા હા તો બધા મોટું પદ આપણે હું શુદ્ધ સ્વરૂપ શુદ્ધાત્મા છું એટલે તમારું સ્વરૂપ અને મારું સ્વરૂપ બધાનું સ્વરૂપ એક જ છે ને એમ કે છે કે હું કહું કે મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે એટલે તમારું સ્વરૂપ ને મારું સ્વરૂપ બધાનું સ્વરૂપ એક જ છે ને હા એક છે પણ લગડીઓ જુદી જુદી ભેગું મૂકે ત્યારે હોવું કહેવાય તો જે જુદી છે તમે જુદું કહેવાય લગડીઓ કહેવાય રિયલ રિયલ એક જ છે ને રિયલ એટલે રિયલ એક જ છે ને રિયલ એક જ છે ને રિયલ માં એક જ છે ને કેમ જુદા જુદા દેખાય છે કે સ્ટેજ જુદી જુદી છે શું છે જે માત્ર ને તે જુદી જ હોય અને તે પૂછાવીને જુદું હોય બધા હું વાત કરું તો બધા હોંભળો તો બધા એક જ થાય ને પણ સ્પેસમાં તો જુદી જ હોય એટલે સ્પેસ ને લઈને નહીં તો એક જ જાતના મુખાની હોય ને તો સિનેમા ગયા પછી પોતાના ધણી જડે નહીં પછી બીજા લઈને મસ્ત પતી ગઈ બધા મેં ઘણા બધા શબ્દો મિસ કરેલા કરી અને બોલતી બોલતી સુઈ જતી પછી હવાનું મને ક્યાં જતું લાગે આપણે મરી ગયા પછી આપણે ક્યાં જઈએ છીએ ચોપડી મનુષ્ય થવાનો હોય મનુષ્ય જો થવાનો હોય તો મનુષ્ય સ્ત્રીનામાં દાખલ થઈ જાય છે અને જાનવર થવાનું જાનવર સ્ત્રીમાં દાખલ થઈ જાય ત્યાં દાખલ થઈ જાય છે મરે તરત સીધો ત્યાં oh. uh, humanly, if he, he, he has to come again in the form, or suppose he has to go to these uh, animals, then uh, animals in the van, then he goes to womb of animals. Okay, so if you if you die, or if the physical body dies, the human being is sick. કે હું કોણ છું અને હું ક્યાં જવાનો છું? He constantly thinks this. આ આ કે છે આ વિચારો એને સતત આયા કરે છે કે હું કોણ છું અને હું ક્યાં જવાનો You must realize yourself. You must realize. Uh-huh. ગોડી But realization cannot be. How do you do it? How do you do it? કેવી રીતે કરવાનું हाँ કેવી રીતે રિયલાઇઝ કરવાનું એમ પૂછે છે जो जो रियलाइज जो मुक्त पुरुष है जिसको कोई बॉस नहीं है वर्ल्ड में वही रियलाइज कर सकता है One who has realized his soul, जिसको कोई बॉस नहीं है one who has realized his soul, who is completely free, who has achieved salvation. There is no boss, no underhand of that person, that fellow. That can realize it. Not you can realize by your own, by your own method. You can't realize by your own way. Only one who has realized that can make you realization. Suppose uh, you are tied all around. Now, so you need someone to kind of pull you right, out. Right. This already knows the route right, there. Right, right, exactly. Otherwise you'll be going in circles. Uh-huh. And he says the person who who knows this will show you the way. And then I guess I'll let him <laughs> go. you, you understand what he says? Mm-hmm. How how does the other person? he's Or the got- person that knows, like I guess he knows, હા or has been there, હમ. how does he show you the way? એમ કે છે કે તમે એ વસ્તુ જોઈ છે હવે એ તમ એ તમે બીજાને કેવી રીતે દેખાડો છો કઈ રીતે બાય બ્લેસિંગ્સ એન્ડ ગ્રેસ He, he blesses us. Yeah. Uh-huh. By His grace. His grace. And blessings. Otherwise there is no method, no technique. Uh-huh. This, is all, this is all beyond these things. Realization of self, realization of soul. <laughs> beyond the technique, beyond the method. Hmm? Because all these are means, no? Uh-huh. And goal is different then means હું તમારા બ્લેસિંગ કેવી રીતે મેળવી શકું અમે કહીએ કે અમુક ટાઈમે આ અમુક ગયા તો It is that I will tell you that you come at certain time and at certain place. If you follow that, you will get it. Any mother any mother છે ને તો ઓફ થઈ ગયેલા અને પછી એને મધર એની પાસે આવ્યા અને એને એની મધર એની પાસે આવ્યા અને મધરે એને એવું કહ્યું કે હું તારી પાસે ફરી આવી અને એને એને દસ વર્ષની બેબી છે તો કે એ જ આવેલી છે એટલે મને એમ થાય છે કે મૃત્યુ પછી પણ કંઈક હોય છે He says that this is possible. Uh -huh. So that's how he believes people have, can come back after death. Yeah, then I I knew that I was, you know, that something happens and you don't just go, and that's it. You, you, શું નામ? Gordy goes. Body. Gordon, Gordon. Body કહેતો હતો ને. He says the body goes. He says after death, Yeah. the body Body goes. goes, but I stay. I શું know. નામ? Body, body. એ કે છે મૃત્યુ પછી આ બોડી જતી રહે છે પણ આય રહે છે I, I without my God. I with my man, manush. Human I, being. I with my is human being. I without my God. I got it's, you know, we, ah. people just ask you questions. You can ask anything. What I want to know. Mine. This body is not mine. Not mine. This piece is not mine. This speech is not mine. Body not mine. use it and then it goes away. That's He's right. completely separate from his body, his uh -huh. mind, his speech. Separate I and my, this separator. Like so, you know, he separate I and my, you know, what I told him parking lot, you know. Uh -huh. So he put line between I and mine, you know. What's your name? Gordy. Telling sir. G-O-R-D. You are I and God is my. Separate I and my. Read, separate other. The world is the puzzle itself. God has not puzzled this world at all. God is created correct by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. On, on page 29 of the By fact, God is not created of this world at all. Only scientific, circumstantial evidence. God created this world and, you know. Mm-hmm. There is no worry. No worries. These are people who have, you know, attained this. No worries. No boss. God is no, not their boss. You see what happens is uh, the, the, the, you see, that is that's the thing that you have to. See. I is permanent. And my is temporary adjustment. adjustment. I is permanent, my is temporary adjustment. That means like your wife is a temporary adjustment. Your uh, your body is a temporary adjustment. Permanent goes into rebirth stage. Permanent spirit goes into the rebirth stage. Mm -hmm. So and the mind will because these are all adjustments. And when you are with the eye, permanent eyeballs and causes. Do, do their causes. And they have causes. And get effect. An effect I told you. Golden is effective body, effective, not causes. Where do where do liberated spirits go? Okay. આજે આત્મા છે એને કેવી રીતના લિબરેટ કરવું છૂટો નીકળીને ક્યાં જાય છે દેહ માંથી છૂટીને આત્મા ક્યાં જાય છે ક્યાં જાય છે પણ એમ પૂછે છે places. There is a place for that. <laughs> Kind of. yes, okay. કઈ છે એક જગ્યા ક્યાં છે And I know him. At least I, I have no doubt in my mind. Like I've read about it. things. Speak. Who speaks? He says, who's, who's speaking? Who speaks? Безперервно. Дайте маску. Who's big huh? with you? Who's speaking with you right now? Um, I, I guess uh, someone that has been to this other place. Original tape recorder, original tape recorder, Original tape recorder. speaking to you about him. And I am in research. Okay, what is wrong, what is right. In tape recorder. He, he says that at present he is talking with you, know, he's speaking ah. with you. Now what he wants to say that now you see that he is speaking. Uh-huh. He says, I am not speaking. This is original tape recorder is going on. And I am him that I, I is only observer of that. Is I always remain in the research of this tape record. How it is true. You don't have to ask him. તો કે હવે વિચારનું શું વોટ અબાઉટ થોટ થોટ નું શું કે છે I have no thought. no thoughts to him. When your self-realized soul, you don't have any thoughts. Without thinking power. That is only Dada. No, only Dada. No memory. No memory. No memory. No thought. No talent. No memory, no thought. No talent. When expensive, cost and customer? 24 hours, full awareness. Of the eye. Of the soul. Uh. Of he's in total. God is the temporary adjustment. You are permanent. God is yourself is permanent. And God is temporary adjustment. You're just a, you're, your your physical body and your station in life right now, the wife and એ કે છે કે મીટ કેમ ના ખાવું જોઈએ અમારે Hey, body is not the burial ground. It is not the burial ground. Beautiful. Understand? It's your body is not the burial ground for the animals. See, when you, keep- when you that's what you. होता है जिसको कुछ दुख होता है इसको मत खाओ इसको काट के मत खाओ जिसको दुख होता है जिसको दुख दिखाता नहीं अपने को ये खाओ Uh, he says, eat. Okay, this is something that, you know, it's a very, uh, I'll see if I can do justice to what he said. he said, wherever or whichever thing, entity or thing you eat, that which does not. He says that I am not eating. He's not, I am not eating. Some 26 years, I have not eaten. he says that since 26 years, I have not eaten a single thing. You understand now. I am. It's In the beginning we were clear. I have not written anything. From 26 years. The last 26 years is not easy. નામ આપ્યું મને પચાસ વર્ષની ઉંમર છે દાદાની કે છે કે આ અણુયુદ્ધ થવાનું એ અહીંયા રિસર્ચ કરવા આવે છે દાદા ન્યુક્લિયર માટે અણુ અણુ અણુ અણુ જે છે ને અણુશક્તિ એનું રિસર્ચ માટે આવ્યો છે સાયન્ટિસ્ટ છે એ પૂછે છે કે અણુયુદ્ધ થવાનું છે uh, હવે પછી આ બધા આત્માઓ ક્યાં જશે પછી એમાં જે બધા મરી જશે તો એ બધા આત્માઓ ક્યાં જશે Four birds, ચાર પક્ષી. They will go into in animals. From human being, they will go to animals. Animal life. Animal life. Next life will be their animals' life. ચાર પ્રકાર ખાઈ ગયા એટલે ચાર વાર થશે કે And that is where this, all the human beings in the world will be killed. no એમ પૂછે છે કે આ દુનિયા પરના બધા જ મનુષ્યો વચ્ચે